પડી બધે સુખ ખોરી કાઢ્યું આ ભૌતિક સુખ એનાથી કંટાળી ગયા એટલે વાઇલનેસ આવશે શું થયું ભૌતિક સુખ કંટાળી ગયા એટલે શું આવશે હા પેલા હિપી છે ને હિપી જેવી આપણા લોકો વારો આવ્યો ને બહુ પાપો કરેલો બહુ પાપો કરેલો ભોગવ્યા પણ નિરાશ વારો અત્યારે જે જનરેશન અત્યારે પચીસ ના છોકરાઓ છે એ જનરેશન મને લોકોએ પૂછ્યું એક ધોળકિયા કહીને પ્રોફેસર છે એ ધોળકિયા લગભગ દસ થી પંદર હજાર એના શિશુ ઓળખતા છે એ ધોળકિયા ને એ ધોળકિયા મને કહે છે કે તમારા આપતો પુત્રો તમે કેમ આટલું બધું એમ ઉત્તેજન આપો છો મારી પાસે સાહેબ છે જે બ્રહ્મચારીઓ છે અને તે બધા ગ્રેજ્યુએટ થયેલા બધા એન્જિનિયરો થયેલા ડૉક્ટરો થયેલા એવા બધા ફક્ત મેં કહ્યું લગ્ન કરી લો તો મને સારું અનુકૂળ આવશે તે લોકો લગ્ન કરવા ના પાડે સારું લગ્ન કરવા ના પાડે સારું કહેવાય આપડે એટલું છોડીએ ઠેકાણો પડી ગયા અત્યારે બીજું બધું એમને વિચાર ક્યાં મોકલે કાયણો અને પછી મારે ત્યાં આવો કર્યું મારે બાળા કરાવડો આવો નથી બેઠો કર્યું અમે તો અમે તો તારી વાઈફ જોડે ફર આરામથી તું ફર સિનેમા જોયા જાય મોક્ષ આપવા તૈયાર છે શું કહ્યું ના અમે તો નથી પડવું કારણ શું તમને શું એવું તમને અનુભવ થયો તમે લગ્ન કરવા તૈયાર નથી કારણ કે સ્ત્રીમાં સુખ નથી કે છે પહેણા કરેલા પહેણ પછી જો તમે કે ને કારણ કે અમારા ફાધર માં તો સુખ જોયું અમે નાનપણ જો જો કર્યું કે હો આ લોકો કેવા દુઃખી છે એટલે અમને અનુભવ છે વાત કરી યાર એટલે હોવા દે મારી જોડે આવ્યા છે એટલા બધા તૈયાર થયા છે હોય મોકલવા છે આજના પછી પછી એના છોકરા પણ એટલા બધા તૈયાર થયા છે પછી મેં પેલા ધોળકિયા સાહેબ કે છે બહુ વહમાં ધોળકિયા સાહેબ તો કારણ કે વિષય કદાચ શિષ્યો એનું એના નામનું ગાયનું ગાય બહુ સારો માણસ એનું મને કે છે કે આ તમારા તમારા જે આપતો પુત્રો છે જે બ્રહ્મચારીઓ છે મારી પરીક્ષા કરી છે એટલે બધાને બોલાયા વાળા પછી એમને પરીક્ષા લેવા મારી પછી એમ ત્રણસો ચારસો માણસ બેઠેલું તેની વચ્ચે પોતે લાભા થઈ મને કે છે તમારા આપતો પુત્ર હું સાત્સાંગ પ્રણામ કરું છું કે ધન છે આ દાદા તમે કે આ છોકરાઓને આટલા બધા કરી રહ્યા છે કાસ્તાન ત્યારે મેં કહ્યું કે આ વર્લ્ડમાં ક્યારેય પણ જે જનરેશન નથી પાકી તે જનરેશન આ પાકી જનરેશન નું ફેવર હોય ના હોય કોને ટ્રેન કર્યા હે તમે ટ્રેન કર્યા દાદા કે તમે ટ્રેન કર્યા ટ્રેન તો કર્યા પણ માલ હોય તો ટ્રેન કરું ને તમે ટ્રેન કર્યા આવો બદમાશ ને સી રીતે ટ્રેન કરવા હવે ચોખ્ખો માલ હતો કેવો ચોખ્ખા માલ તો બધા બનાવે ચોખ્ખા માલ ને તો બધા બનાવે હા તો એ જ પેલા માલ હું બનાવું પણ આ ચોખ્ખા આ ચોખ્ખો માલ તો ઓલરાઈટ બની ગયો શું કહ્યું એટલે મેં શું કહ્યું ધોળકિયા સાહેબને કે આ જે જનરેશન છે એ હેલ્ધી માઇન્ડ ની કોઈ કોઈ કાળે પાકી હોય તારે કાળમાં જ હેલ્ધી માઇન્ડ ની જનરેશન પાકી તમે હેલ્ધી માઇન્ડ અમે તો હાવ હાવ અનહેલ્ધી હંડ્રેડ પર્સન્ટ અનહેલ્ધી પણ તમે પચાસ ટકા અનહેલ્ધી માણસ અમારા કાળમાં તો હાવ હંડ્રેડ પર્સન્ટ અનહેલ્ધી આખો દાડો દાને ક્યાંથી લઉં ક્યાંથી બુદ્ધિ જાગ્રત અને આ બધી જયારે મમતા નથી એટલે મેં કહ્યું તારે ઘર કે સાહેબ તમારી છોકરો બહુ ઊંચી છે કે તમે કહો ચા હેલ્ધી હેલ્ધી માઇન્ડની જનરેશન હેલ્ધી માઇન્ડ જગતનું કલ્યાણ કરતી કહ્યું અત્યારે જે ગામમાં જાય છે ને એ આખું ગામ શું કે છે ભાઈ તમે તમારું ગામનું કલ્યાણ કરી નાખ્યું ચા દાડા જાય એવી એવી વાતો બના બતાવે લોકોના ઘરમાં સુખ ઉત્પન્ન થાય છે અને ગાળો પડે તો અસીને નથી આપે શું કહ્યું માર મારે તો અસીને જવાબ અને જે ગામમાં જવાનું તે નીચે જમીન પર બેસી જવાનું જમીન પર બેસીને બધી હા દાદાની ભક્તિ કર્યા કરે લોકો પૂછવા દાદા ક્યાં છે એનું મારે પણ નીચે કેમ બેસી જાય નીચે બે જાય આપણા લોકોનું મન છે ને જે બુદ્ધિ છે ને બુદ્ધિ ને બધું તે અંતસ્કર ને ફેરવે છે એ લોકો શું કહ્યું કોઈ ઊંચે ચડે ત્યારે આપણો અંતર કેવું થઈ જાય નીચે બે તારે હાથ ફેરી ના છે લોકો તરત તરત ભાઈ ના નીચે રહેશે ના નીચે રહેશે અને ઘેરથી દસ વર્ષ લઈ બધા એ હતા ને ડિઝાઇન બદલી નાખે માણસ અહીં ચાર દૂર મોકલો અને બદલાવી જોઈએ આવું ના કરે આટલા બધા ડોલર ખાતા તો આવા નવા કેટલા ડોલર થઈ ગયા ડોલર થઈ ગયા હતા એવા એવા ના પેપર થશે આપણે એક ઇન્ડિયન એક ઇન્ડિયન આખા આખી દુનિયાને દોરવડી આપે એવો હોય પણ માથું મુડાવે તો બાર ગુડા થાય માથું મુડાવે એટલે શું મમતા છૂટે તો શું કહે મમતા છોડી શકો એમ તો શું કહે ઇન્ડિયન કહેવાય એવી તે વસ્તુ છે ઇન્ડિયાની ધર્મથી જ આર્ય પ્રજા અને તે અત્યારે દેખાય અનારી જેવી શું કહ્યું આ અનાર્ય હરિના અને આપણે આર્ય તે આપણે અનાર્ય કરતા ગયા અનારી થઈ ગયા જેમ તેમ ચોરીઓ જેમાં તેમાં જેમાં તેમાં આ તમે તો બહુ સારા રહે છે એટલું સારું છે ભાઈ બહાર નીકળ્યા તે આટલા સારા રહ્યા ને તમારી વાને ચોર થઈ જાય ભેગા પછી સારા કઈ રીતે થઈ ગયા આપણે દાદા હિન્દુસ્તાન માં પછી તો સારા કઈ રીતે થઈ ગયા આપણે આ લોકોના એમ કે હિન્દુસ્તાનના લોકો આ લોકો કરતા સારા કઈ રીતે થઈ ગયા તો પછી એ પુનર્જન સમજે છે એટલે ડેવલપ છે ને અમને મિશન સમજે નહીં પડતી આ આ રેગન માર્ગ કરે વર હજાર પંદર બધા કરે ને તો એમ કશું મળે નહીં અને એક ગજવા કરનારો હિન્દુસ્તાન થઈ લાવો એક કલાકમાં મોક્ષ આપી દઉં માલ છે એનો માલ છે ફેરવું એટલે સીધું ફેરવું મારી બધા હિન્દુસ્ત આવે તે આવે તો અહીંયા પૂજા કરે આચે કરે કહું બેન અહીં નથી હે તમે ફીટ નહીં થાય તારા કામનું નથી આ શું કરે કારણ કે પુનર્જન્મ સજ્યા સિવાય જે આપીએ ને તે પહોંચે નહીં શું માઇકલ માઇકલ બોલે ખરી પણ કશું વળે નહીં સોલ શું એ શું છતાં બહુ ડબલ કરતા આપવી પડે અને તે ત્યાં ઇન્ડિયા આવતા હતા તે જ લોકો આપણા ત્યાં છે તે પેલી ના પેલું ક્યાં જતા હતા પેલા આપણે તમારા માટે સારું કર્યું આ તો વસ્તુ જુદી છે આપ પુનર્જન્મને સમજ્યા પછી આવી અને આપણે લોકો પુનર્જન્મ સમજે નહીં તો એના માન્યામાં તો છે શું કહ્યું પુરાવો પુનર્જન્મ છે એનો કોઈ પુરાવો ખરો તો બધાને આપી દે અને એક્સેપ્ટ કરે કોઈ પણ ફોરેનર હોય લાગે જરા વાત કરવાની પુનર્જન્મ ની દાદા કારણ કે ઘણા નથી ખબર અહીં આ બધાને સમજાવો ને કે આ બધાને ખબર નથી આ તો બધા જાણે છે કે પછી મારી આવું થશે દઈ શું કયા અવતાર રહ્યા છે મોઈ કાળો દે છે આ તો બધા જાણે છે એ તો એક છે બાયો બાયો માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી ચલાવે છે નાઇન્ટીન સિક્સટી એટમાં સિક્સટી એટમાં ઔરંગાબાદ ને પર તે મને આવીને કે છે અમે આખી દુનિયામાં તપાસ કરી તો પુનર્જન્મ હિન્દુસ્તાન એકલો જ માને છે અને બીજું બીજા દેશો માનતા નથી માટે અમે હિન્દુસ્તાનને એક્સેપ્ટ કરતા નથી કારણ વધુ વોટિંગ લોકો મુખ્ય છે મેં ભાઈ એનો વોટ ના ચાલે કહ્યું અત્યારે ગરીબો અને શ્રીમંતોનો ભાગ કરવો હોય તો ગરીબ વધે કે આ બધો બધી વધે કે તો ગરીબ વધે આ બધું <laughs> ગરીબ જ વધે બરાબર ને ત્યાં કહે છે કે અમે પુનઃજન્મ સાબિત કરી આપજો કેમ તને કોઈ હિન્દુ ધર્મ કોઈ કરી આપે નહીં કે એ બધા કેમ કે છે આ આપણે જન્મ્યો આ બે ભાઈઓ જેટલા છે એક બહુ સુખી છે એક ખાવાનું નથી એક રાજા રાજા જન્મ થયો બીજો ગરીબ હતા એ કાંઈ થાય છે આ બધા પુરાવા પણ દેખાડ્યા પુરાવા તમને ગમ્યા નહીં અમે તો એક જ માની કે આ ભગવાનની ઈચ્છા થઈ બોલો આપણું આપણા બધા લોકોએ કહ્યું અને ધૂમ શું કહ્યું પછી આપણે શું સમજાવ્યું હે પછી આપણે શું સમજાવ્યું એને એટલે મેં એને કહ્યું મને કહ્યું બીજી રીતે તમે સમજાવી શકો એમ છો હું સાયન્ટિફિક તને સમજાવું કરું શું કહ્યું તારે તું સાયન્ટિસ્ટ હોય એટલે સમજાવું બીજા લોકોને સમજાવું એવું બહાર નહીં આવે એટલે તમે સાયન્ટિસ્ટ હોય એટલે સમજાવું ને પાસઠ વર્ષની ઉંમર વિચારવાનું મારી દીકરી પાસઠ વર્ષની ઉંમર બરોબર પછી મને કહે છે સમજાવો તું પાંચ વર્ષ જોઈ રહ્યો પાંચ વર્ષ તમે આ સાયન્ટિસ્ટ થઈ પાંચ વર્ષ સી રીતે ટાઈમ મળ્યો કર્યો કઈ મારે જાણવું જ છે પાંચ ના થયો તો તમે સાયન્ટિસ્ટ છો એટલે હું તમને હું તમને એનું તમને બેઝિક નોલેજ આપી દઈશ ડિટેલમાં તમારે કઈ લેવાનું એટલે ડિટેલ થઈ ગયું નહીં આપું કારણ નવરાશ નથી મને તો કારણ કે ડિટેલ બેઝિક જયારે ક્યારે આપશો પ્લેનમાં જ આપણે સાચા આવું જ છે ને એટલે આમાં શું થઈ રહે શું કઈ છે પતી ગયું છે પછી વાંધો છે લગ્ન બસ એટલે મેં એને કહ્યું આ તમારું મન છે ને આ બુદ્ધિ આ શરીર ખરું ને કયા ભાગને શરીર કહો છો તમે પણ ડોક્ટરો કયા ભાગનું શરીર કહેવામાં જેટલું ફિઝિક છે ને ફિઝિકલ જેટલું કાપી શકાય વાડકર કરી શકાય જેટલું ફિઝિકલ છે બોડી છે શું છે ફિઝિકલ છે એવી બીજી વસ્તુ અને ત્રીજું મન છે નહીં ફિઝિકલ જુદું ફિઝિકલ છે જુદું છે જો કે માઇન્ડ એ mind is also a physical પણ એ ફિઝિકલ કાપી જગ્યા એ નથી એ આકે દેખી શકાય એ નથી તો તે એ ફિઝિકલ તેમ આકે દેખી શકાય એવું કીતી કૃતણા તે જો કાપી જગ્યા ભઈ તો બધા લોકો કરતા એ ઓપરેશન નહી ખાવે એટલે પછી અત્યારે કો શીખે માં દેવું પડે આયે ચક્ર કરે ને બોલો ત્યાં દેવું પડે મનને ઠેકાણ લાવવા એટલે આ મન વાણી અને બોડી એ ઇફેક્ટ ઇફેક્ટ નથી એકદમ કહી શકો છે ઇફેક્ટ વાણી ઇફેક્ટિવ છે અને મન એનાથી વધારે ઇફેક્ટિવ એમ કે વાણી ઇફેક્ટિવ છે અને મન એનાથી વધારે ઇફેક્ટિવ છે અને બોડી બોડી એમ છે પાછળ દેતા આવે તો <laughs> દેતા નહીં ખાલી સિગરેટ આવે તો ખૂબ ખુદા ખુદ કરી મેળવા અને કહે મમ્મી મને બોડી ટેકલ નથી કે એક પાસે માથ બેઠીને ખબર પડી જાય છે પીની પાસે બેઠી ખબર પડે એટલે આ બોડી કમ્પ્લીટ ઇફેક્ટિવ છે રાતે ડાયરેક્ટ બાબો દોડવાનો હોય ને તે હુવાડો હોય અને કપડું ઉડાવ્યું ના હોય એકદમ વેધર બદલી ગઈ તો ઊંઘો ઊંઘમાંથી જાગી દરવા મળે કેમ બોડીની માથું તેને ઠંડી અસર થઈ એટલે એની માં તને ઉપર ઝડ હોય છે હવે જો કદી છોકરાને છે તે ઓળાડ્યું હોય અને પછી એકદમ વેધર બધીને ગરમી લાગે તો એ છોકરો ખયાડા ખરે ખયાડા કરી ખજે ના કરે કરે ના કરે એ ફેક્ટરી છે તો સમજવું ને body is complete effective mind is complete effective and speech is complete effective મેં એને કહ્યું એને એક્સેપ્ટ કર્યું ભરેલો ખરો આમ તો તમે જયારે સમજી શકો ના સમજી શકો મેં પણ હું તો મને કે છે હું મારે ઇફેક્ટિવ જાણવું નથી મારે તો પુનર્જન્મ છે એ જાણવું છે પુનર્જન્મ છે કે નહીં છે ને પણ આપ કીધો બેસને ને પાંચસો બેસ તો તું જાણવા આવ્યો છે તો તું કોઈ પાંચ વર્ષ રૂપિયા ક્યારે આ શિષ્ય હતા ઠેકાડ પડે કહ્યું જયારે પાંચસો બેસ ને તને જો પૂરા કોઈ દમાડ્યો કદાચ કદાચ પછી શું પછી એ છે તે ઘરમાં પણ ઇફેક્ટિવ છે કે સમજાવો કે ગર્ભમાં હા તો ભેગી લાગે છે પણ ઘરમાં હશે કે નહીં મને તેની ખાતરી નથી તમે એક બહેને ગર્ભાશય પર ચીગડું વાગેલું ગાયનું અને તે એવી અસર થઈ હતી તે બચ્ચાનું આગળ નીકળી બહાર શું થયું હવે બચ્ચાને આવડી કેટલી પામ જ અડવાડે આ તો આવડીને બધી જોડે જોડે પણ અંદર જો સહેજ હોય તો ઉપર બંધ કરી શકાય લોહી બંધ કરી શકાય છે પણ અડવાડે એટલે લોહી બંધ થતું સમજાય છે દશા તમે તમને ભાઈ બધા સમજાય છે ત્યાં લોહી બંધ થતું હતું એટલે આણંદના મિશન ના હોસ્પિટલના ડોક્ટરો કહે છે આ ભાઈ થોડા કરશે લોહી પડ્યા કરશે મરી જશે કે મારે કોઈ ઉપાય હોય તો સારો પડે ડાક્ટરો થાકી ગયા પછી એક ભાઈ આવ્યા ગયડો પંચોતેર વર્ષનો તે આવ્યા ડાક્ટર ધીરજ આપી કે ભાઈ તમે બેસો બીજા આ તમારું કામ ન હોય કે છે એટલે ડાક્ટર આ બધી કોણ આવી બધી અમારું કામ નહીં તો અમે જ કરનારા બીજો કર્યું કે ના તમારું કામ નહીં કે છે ડાક્ટરે સમજ્યા કે લોકો પછી ડાક્ટરે કહ્યું કે આ માજી કરશે કે અત્યારની પેટી ચાર છે કશું નથી ને તો કે આ લાકડી લાકડી બેને અત્યારની પેટી કે ઘરમાં એમ શું કે છે ખરીયો સગાય ખરીયો ખરીયો જોઈ લો તમે કેવો ખરીયો જોઈ લો તમે ચીમની વાળો ચીમની વગરનો ખરીયો જોઈ લો ખરીયો ના એ હા ગળીમાં લાઈટ આમ થઈ જાય લાઈટ આમ પવન આવે છે ચીમની બીમની ક્યાંથી લાવે છે સમજે ને ત્રણ પૈસાનો ખરીયો અને બે પૈસાનો ગાતે હવે ખડીયો માજી એક ખડીયો હળગાવો ખડીયો હળગાવો પછી બીજું અત્યારે શું માગ્યું એક હોય લાવો હોય તો હોય તો દરેક ઘરમાં હોય એટલે હોય આપી માજે શું કરવા ફેરી દિયા ઉપર અને પછી આમ જોઈ લીધી કે બહુ દજાયું બહુ દજાયું નથી ને કારણ બાયક છે ને બહુ કોમળ હોય શું પછી આમ જોઈ લીધું દજાયું નથી એટલે બધા આવી આમ અડાડું ક્યાંથી લીધું અડાડતા હાથે જ નથી લીધું ત્યાંથી ફેક્ટરી છે બહાર ગરમી લગાવવામાં હું કરેલું તમે સમજ ને એટલે ખેંચી લીધી કે પટ્ટી મારી દીધી દાખલો ડોક્ટર તાજુ થઈ ગયા કે હો આટલું બધું સરસ ત્યારે અમારે તો આ રીતે ચાલુ અમારે પહેલી લાગી ડોક્ટરો અમારે ત્યાં પરંપરા ચાલુ આવેલી છે વિદ્યા ચાલ્યા કરે હવે પણ કોઈ પેલા સંતોષ કરી થયો નહીં એ મને કહે છે એક્સેપ્ટ ગર્ભમાંથી જ છે તે ઇફેક્ટિવ છે પણ તેથી કરીને મારો પ્રશ્ન ક્યાં આગળ થયો ત્યારે મેં એને કહ્યું કે આ ઇફેક્ટિવ એક એની મેરે ઉત્પન્ન થાય કે કોચ જોઈએ કોચ વગર ફેક થાય ખરી ના કોચ વગર ના થાય તમે કોચ ક્યારે કર્યો સમજી ગયું આવે આવ ને એટલે cause is very fact fact cause very fact fact cause is fact cause સમજાયું તમે શું સમજાયું કોઝ ઇફેક્ટ ઇફેક્ટ કોઝ આખો ચક્ર ચાલે છે સમજે જ્ઞાન નથી પડી દાદા કે આપેલું કોલ્સની ઇફેક્ટ ક્યાં એ સમજાવો દાદાને વિગતે જે છોકરાને જે ખેંચી સમજાવો કોઝ ને ઇફેક્ટ કોઝ અને ઇફેક્ટ કેવી રીતે જરા ડિટેલમાં સમજાવો આ જગત બધું આ બધા ખાય છે પીએ છે આ દુનિયામાં કોઈ માણસ કશું કરતો નથી ઓલા ટ્રક હું પણ ટ્રક શું કહ્યું આ ધમેડા થઈ રહ્યા છે એને પાછા એ જ ધમેડા બોલે આ મેં કર્યું આ મેં કર્યું આ મેં કર્યું એ કોઈ નુકસાન થાય શું થાય બધા બોલે છે ને અમેરિકા અમેરિકા બધા એવું બોલે છે તમે સમજ ભાઈ કયા પદ કરે છે ના એટલે નથી કરતા તમે કરો છો એમ કહો છો એટલે કોઈ જેમ છે નથી તમે કરો એક સાઠ પર્સન્ટ તમે કરવાનું શક્તિ તમે જ્યાં શક્તિ નથી તમને લાગે છે એવું કે હું કરું છું એટલું લાગે છે ભાષે છે તમે એટલે હું જ્ઞાન આપું ત્યાં તમે શું કહું છું કે વ્યવસ્થિત કરતા છે તમે કરતા હતા નહીં વ્યવસ્થિત કરતા છે માટે તમારે વ્યવસ્થિત ચલાવીએ છીએ શું કહ્યું માટે ભૂતકાળ કોણ ભવિષ્ય શું રટાવવામાં છે એટલે વર્તમાન મરો શું કહ્યું વર્તમાનમાં શું તકાત્મા મરો શું પાંચ આજ્ઞા મરો પાંચ આજ્ઞામાં રહેવું એ આત્મા રહેવાનું ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંચ્યા નહીં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં એટલે આ કશું કરતા નહીં આ વગર તમને ભમેડાય પૂજા પૂજ કરે એમ જે કમેરો કમેરો દસ હજાર દસ લાખ સાથે કરતો રહે એમાં બે હજાર એમ પહેરાવીને પહેરાય કચાઈ કરે અને પછી ખોટ જવા મળે તો આપણે કઈ શેઠ કેમ આમ થયું અરે શું ભગવાન રૂઠ્યો કે તારુથી તું રૂઠ્યો તો હવે આ ભગવાન રૂઠ્યો બોલે ખરા ભગવાન રૂઠ્યો તું કમાયો ત્યારે હું કમાયો અને ખોટ વેતા ભગવાન વેતા નહીં મારે સાત સાત નોટ ટ્વેલ્વ માં સાત નથી બહાર એ લોકો એમને બૈરી હાથે બેઠા હોય નિરાતે એમને છોકરા ના હોય એ સાત ને જવાને છોકરા ના હોય પણ સ્ત્રી તો હોય ને એટલે પણ છોકરા ના હોય પણ સ્ત્રી બેઠા હોય એટલે આ ફોન કરે ભાઈ શાક ખાય મફેર શાક બધા ઉભા થાય કોઈ આવ્યું બધું અને કમાયો ત્યારે હું ખબર આવે કરી સારી થઈ તારી બેન પાસે હું તારી થાય તમને કેવી લાગી અને ખારી થઈ જાય પૂછતા નથી સારી થાય ને તમે આ બોલે તો હા એટલે ખારી કરનાર એ નથી ખારી કરનાર નથી આ તો આની પાસે બીજી શક્તિ કામ કરી રહી શું કહ્યું તમારી પરિણામ શક્તિ પરિણામ શક્તિ શું કહે જે કોચ કરેલો તેની ઇફેક્ટ છે આ શું છે કોચ કરેલો તેની ઇફેક્ટ છે આ યોગ થી કઈ આને નાખી શકાય ખરી આ શક્તિ ને શું કે છે યોગ થી આ શક્તિ ને નાખી શકાય ખરી કઈ યોગ થી આ પરિણામ શક્તિ કહ્યું ને તમે હા એને નાખી શકાય ખરી શું કહ્યું છે નાખી શકાય એ નાખવા ગયેલા ને એ જ ન થઈ ગયેલા સમજે ને હા યોગ યોગ છે કરો આત્મા યોગ સિવાય બીજો યોગ આત્મયોગ સિવાય બીજા યોગ છે એ મનો મનોયોગ ખબર પડે ને પણ મનોયોગ એ યોગ અત્યારે લોકોની પાસે એનું જ્ઞાન નથી નહીં તો મનોયોગ એવો છે કે આત્માને આ ધર્મ સ્થાનમાં ચડાવી દે આખા શરીરમાં જે આત્મા છે દશમ સ્થાનમાં ચડાવી દઈએ અને હજારો વર્ષ જઈએ પણ એ તાર લોકો પાસે જ્ઞાન છે નહીં કારણ જ્યાં સુધી આ અહીંયા આગળ દશમસરમાં આત્મા હોય ત્યાં સુધી હાથ બંધ હોય નાળી બંધ હોય અને એને ઉધેર કરે નહીં કારણ જીવન છે ઉધેર કરે પણ સાડા ત્રણ વાગે આ યોગ થયો શરૂઆત થઈ હોય અને નાળી સાડા ત્રણ બંધ થઈ તો હજાર વર્ષ પછી પણ સાડા ત્રણ વાગ્યા હોય એટલે આયુષ છે એટલું મૂળ આયુષ એના સાથે સાથે અમુક પણ આ સાથે સાથે તમે આયુષ જેટલો રહ્યો એટલો વખત એ એનું વધારે શું કહું બે હજાર વર્ષે બે હજાર વર્ષે અત્યારે ઉતારતા આવડે એવું નથી એટલે પછી બેસતું નથી આમાં પછી ઉતારો છે ખરી લખડા છે એમાં બે હજાર વર્ષ કરે શું બે હજાર વર્ષ શું કરે નકામાં ગયા હે જો 1000 વરસ સુધી એ કરે તો તકલીફ તો સુખાય તો નકાવા છે તો ફાયદો ને એમ થશે હે પણ કેવા ચાલે મારે ગુડી દેકર રખિયાતા માં મને છુપાય તો તારે તો મારે અજને તરે ઓને કે દે તું તાઈમો બેઠા કરી દે મને ફાયદો થાય મારે પુરુ પાંચ દેવે દે આવી શું કામ ના ત્યાર આ પેલેસમાં બાય પ્રોડક્શનમાં આ પ્રોડક્શન નથી મૂળ પ્રોડક્શનમાં આવ્યો બાય છે ખેડી જતા બાય પ્રોડક્ટ વખત બગડે ટાઈમ બગડે છતાં જેને ગમતું હોય ત્યારે ભાઈ છૂટ છે દરેક ને પોતાનું સ્વતંત્ર છે દરેક દરેકમાં સ્વતંત્ર નહીં દરેક સ્વતંત્ર છે ભગવાન ઉપરી નથી એમનો ભગવાન તો એનું છે ભગવાન કોઈને ઉપરી છે નહીં ભગવાન તમારું સ્વરૂપ છે તમારું ઉપરી કોણ છે તમે જાણો તમારું ઉપરી કોણ છે આત્મા હે આત્મા આત્મા તમારું સ્વરૂપ છે જે રીતે ઉપરી થાય આવું ના કહ્યું તમે જ આત્મા છો પણ તેને જવાબ સુધી ખ્યાલ ના હોય ત્યાં સુધી તમને ઉપરી નથી એ તમને હિન રાખવા માંગતો નથી શું કરું તમારું ઉપરી કોણ છે બહુ જાણવા જેવી વસ્તુ તમને શું લાગે તમારું ઉપરી કોણ છે જે લાગે તો પણ મન મન તો જીતી શકાય છે એટલે ઉપરી શું કહેવાય કાલે આવો જીતી આવું તમને ઉપરી જીતાય નહીં ઉપરી ત્યારે ઘેરે છે ડિઝોલ્વ કરવી પડે શું કરવું પડે જીતાય નહીં ઉપરી કોણ થાય આખા જગતના દરેક મનુષ્ય ઉપરી કોણ છે એમની બ્લન્ડર્સ અને મિસ્ટેક બે ઉપરી છે જો એ બ્લન્ડર ને મિસ્ટેક ના કરે તો કોઈ બાપ હોય ન ઉપરી નથી એ તમને સમજાવી રહ્યા છે પોતાના બ્લન્ડર અને પોતાની મિસ્ટેક અત્યારે તમે પોલીસ વાળાને પણ તમારા ગાડીને આવતા હોય અને અહીંયા આવવાનું ઉતારો હોય તમે પોલીસ વાળો કહે ઉતારો કરીને આવતા રહો તો અહીં પોલીસ વાળાને આવી બોલે એટલે કોઈ કઈ શંકા પડે નહીં તમને શંકા પડી જાય ને કે મારા સારું આવ્યો એ તમારું ભૂલ કરીને આવ્યા અને તો આગળ જેમ તેમ હશે પ્લીઝ હે હેલ્પ ને આમ તેમ કરીને કઈ બતાવી નહીં તો પછી નહીં વિચાર ઉપર નહીં એક ભૂલ કરશે તો ઉપરી એટલે હું એક ભૂલ નથી કરી મેં કેટલાય વર્ષો વખત ભૂલ થઈ જાય તો ત્યારે તમે ધોઈ નાખીએ શું કહ્યું બધા બધું એવું બધું તૈયાર વોશિંગ મશીન તૈયાર બધું તૈયાર બનતા બધી ભૂલ થાય અને ભૂલો તમારી ઉપરી છે અને બ્લન્ડર તમારી ઉપરી છે બ્લન્ડર કરેલું ખરું બધા કેમ બોલતા નથી બ્લન્ડર કરેલું હે બધા કરેલા હોય દાદા પણ બોલે નહીં બ્લંડર અને મિસ્ટેક આ જગત નોકરી છે અને અત્યારે લઈને તમારે આ બધું ભોગવવું પડે જો બ્લન્ડર ને મિસ્ટેક નહીં હોય તો તમારું કોઈ નામ ના હજારો કરોડની વચ્ચે હજુ પણ તો તમારું નામ ના છે તમારું મિસ્ટેક નથી પણ એવું આ જગત એટલું બધું ન્યાયવાદી છે એટલું બધું ન્યાયવાદી એક્ઝેક્ટ ન્યાયવાદી છે શું કિંચિત માત્ર અન્યાય ક્યારે પણ થાય સેકન્ડ એવું આ જગત ન્યાયવાદી છે તમારે સીધા થવાની જરૂર છે જો હું સીધો થઈ ગયો લોકો મારી ભેગી મને સીધો કર્યો છે કેટલા એટલે મારી કચેરી કચેરી કર્યો ને કચડી કચડી સીધો કર્યો છે આ લોકો વાંકા દે બહાર પોતાનું કશું દાખલ પાંચરા કરવા લોકો પાંચરો કઈ નાખે ના કઈ નાખે તમે ઘરમાં બધા નહીં કરતા ત્યાર પછી થાય દાદા પણ વ્યવસ્થિત શક્તિથી જો બધું થતું હોય તો આપણે બ્લન્ડર કરી એમ કહેવાય કેવી એમ કે આ બધું વ્યવસ્થિત શક્તિથી થતું હોય તો આપણે બ્લેન્ડર કરીએ કેવી રીતે કહેવાય માણસ કરતા નહીં તમે તો હું કરું છું આવે આવે વ્યવસ્થિત કહો છો પેલા વ્યવસ્થિત કરતા ને આ તો જ્ઞાન લીધા પછી નહીં વ્યવસ્થિત કહો તો પછી પછી બ્લન્ડર રહ્યું છે આગળ બ્લન્ડર તો જેને જ્ઞાન નથી લીધું અને પાછળ કહે છે હું જ જસવંતી મોટા જસવંતી આયા નહીં આપણે કહેતા ને હું જ દર્શન જસવંતી એમના સિવાય કોઈ જસવંત હશે જ નહીં શું કહ્યું પણ તે એ બ્લન્ડર કહેવાય હું જ દર્શન જસવંતી પછી કહે છે ખરેખર તમે હું કંગના મારું નામ તે બ્લન્ડર કહેવાય તો જે તમે છો એ જાણતા નથી અને જે નથી તેનો આરોપ કરો છો એમ નામ બ્લન્ડર શું કહ્યું જે તમે ખરેખર જે જાણતા નથી અને નથી તેનો આરોપ કરો છો રહેવાથી બોલાય તમારે હું દર્શન હું એમ કહું છું હું એમ પટેલ છું શું કહ્યું પણ તમે ખરેખર જ ના હું ખરેખર જ દર્શન દઈશ એ ખરેખર રૂડી જવું છે શું કહ્યું ઉડાડવું છે તો આગળ ઓપરેશન કરી નાખવું ગરીબ પણ આગળ આવશે થોડા વાર પછી ગરીબ નહીં આવે આગળ જવાની આવવાની હે નહીં આગળ આગળ ને એટલે આ બ્લન્ડર્સ અને મિસ્ટેક બ્લન્ડર એટલે પોતે પોતાના ખ્યાલ નહીં હું કોણ છું એનું ભાન નહીં એમના બ્લન્ડર શું કહ્યું અને એ ભાન અમે કરાવીએ પછી મિસ્ટેક થયા મેં તમને બધા માલુમ પડે કાઢે આપ કરો મિસ્ટેકો બરોબર ને એટલે જેમ જેમ મિસ્ટેક તમને અનુભવમાં આવતી જાય એમ કાઢતા જશે તેમ તેમ ચોખ્ખું થતું જાય શું ભાઈ એટલે બીજો કોઈ ઉપરી છે નહીં ભગવાન કઈ ઉપરી નહીં ભગવાન તો તમારું સ્વરૂપ છે એને ઉપરી બનાવ્યો બચારાને હે એ તો શું કહે છે ભગવાન તો અંદર બેઠા બધા God is in every creature whether visible or તમારી વચ્ચે મારી વચ્ચે ઇનિઝિબલ ક્રિએટ એટલા બધા છે કે દુર્વાસથી ના દેખાય દુર્ગુણથી ના દેખાય ઝીણા ઝીણા ક્રિએટર ક્રિએટર ભગવાન પોતે બેઠા એ ઉપર નથી ઉપર કોઈ બાપો દીકરા પેલા ફોરેન સાયન્ટિસ્ટ કહે ઉપર છે ઉપર કોઈ બાપા આકાશ છે એમાં બધે જોયો અને તારી અરજીઓ છે ને તો લોસ પ્રોપર્ટી ઓફમાં ગયો અને આપણા લોકો અરજી ઉપર સારા આધાર તો મોકલ્યો કાગડા પૈસા જાય ને તમારા તો કોને કામ આપશે ભાઈ પોસ્ટમેન મય બેઠા છે અહીં મય બેઠા છે અને આને બધું ઓપરેશન કરે છે બધી કરે અને એમનો ધંધો શું છે કારણ કે જીવ માટે પ્રકાશ આપતો એમનો ધંધો પોતે પ્રકાશવંત હોય જ્યોતિ જરૂર હોય અને જીવને જ્યોતિને પ્રકાશ આપવો એ એમનું કામ દરેક જીવને આપે તો સાહેબ કોને હોવા પછી ચોર ને મારું ચોરી કરી થાય તો તું પ્રકાશ પણ જવાબદારી સારી શું કે તું જે કરું એની જવાબદારી સારી કારણ કે મારે દાન આપવું શકશે તારી જવાબદારી એટલે તમારી જોખમદારી પર તમે કરો તમે જ પ્રોજેક્ટર છો પ્રોજેક્શન તમારું જ છે આ and you are whole responsible sole responsible projection થોડું સમજાય ના નથી ગુસ્સું ગુસ્સો છે આ બહુ કાળો પાળો ના પડે માટી વધશે પણ આ તો દેખાય કાળા પડે પાણા જેવા ને સારા બેન ને પહેરી જાય છે ને ક્યારે હમણાં સુરત તો કોરું કોરું કહેવાય ગુરુ કહેવાય છો અમારું હું અમારું ચલો કરવાનું ચલો કરવા હું દાદા આપણે એમ કહ્યું કે હું બધે જોઈ આવ્યો છું બધી યોનીમાં ફરી આવ્યો છું એનો શું અર્થ તમે કહ્યું ને કે હું બધે ફરી આવ્યો છું બધી યોનીમાં જોઈ આવ્યો છું એનો શું અર્થ બધું મેં જોયેલું છે કહેવા જ્ઞાન સિવાય બધું જોયેલું છે તે જ્ઞાન છે તે જે જ્ઞાનમાં અનુભવમાં આવવું છે તે અનુભવમાં ના આવ્યું સમજમાં આવી ગયું મને શું થયું અનુભવ ના આવ્યું અને એ મારે ઉતાર નથી એ તો ઉતાર કરો આ લોકો કામ થાય ને આ લોકો હવે એક જાતા ચાલ્યા ગયા અને આ બધું રખડી ભરે તો આ ઘરે બધો કામ થઈ ગયા છે ને થશે બે બે અવસર પછી છે એમને ક્યાં જવાનું સર આવેલું આવેલું કે જતું રહે નિમિત છું લોકોના નિમિત્ત છું શું થયું તમે કઈ રીતે બધે જયા એ જરા સમજાવશો હા ઘેર અહીંયા કોઈ ઘેર સુધી જતો જ નહીં અને પલંગમાં હું જતો નહીં પણ ઇન્ડિયામાં ઇન્ડિયા બધે થયેલો રાત્રે દરેક મહાત્માને ત્યાં આવું ગયેલો અને મહાત્મા જાણે ઘરે આયા હતા દાદા વિભાગ છે આ સ્થુલ એ સુધાર વચ્ચેનો વિભાગ છે એ સૂક્ષ્મ વિભાગ છે શું છે અને એવું જાણના રાખે તો બધા વયો ને પચાસ હજાર માણસ તે હાથોરા અત્યારે કેટલા ઇન્ડિયનો ઇન્ડિયનો ને કેટલા દાદા રાતે દેખાયા છે અહીં કાં ખબર શું આવશે કર્મ દેખાયા તો વિધિ એવું કરાઈ ગયા હજારો માણસ ને ત્યાં આગળ બધા આમાં સપનામાં દેખાય દાદા અને ચોવીસે કલાક નિરંતર કેટલા અંતર દેખાય ચોવીસે કલાક એક સેકન્ડ પણ થયા છે અહીં અમેરિકામાં કેટલા માણસો ચોવીસ કલાક હોય અહીં લોસ એન્જલ્સમાં એ બધે ચોવીસે તમારે જૂ વ્યક્તિમાં છે કલાક જરા સૂક્ષ્મતા જરા સમજાવશો જરા ઊંડેથી ઉતરીને એ સૂક્ષ્મતા કઈ રીતે એ સૂક્ષ્મતા કઈ રીતે જરા ઊંડેથી સમજાવશો તો એમાં એ પછી આગળની વાણી તમે જાતે ભરો તાર તમને સમજાશે ને નહીં સમજાય જાતે ભરવા નીકળો ને એ ક્યારે ભરવા નીકળશો તાર તમારું આ બધું કામ પૂરું થઈ જાય તાર તમારું બહારનું કામ હશે હવે એમાં તો કામ જ નહીં કોઈ નો વાર ચંદીગઢ નહીં કશું એટલે આ બધા ધ્યાન ના રાખ્યું કે અખબાર અખબાર કરતા મને ખબર પડે કે આ કેટલો બહુ યાદ કરે છે એટલે જે શું કહે કોઈ દુઃખી નથી પચાસ હજારમાં દુઃખી કોઈ નથી લોકના રેવા છે સુખ ભૌતિક દુખ હોય પણ ન હોય છે આ સૂક્ષ્મતાની વાત તમે કોઈ વખત કરી છે કરી આપ સ્વાણીમાં કે કોઈ વખતે એમ કે કે આ સૂક્ષ્મતાની વાત તમે કોઈ વાર સપ કરેલી છે આપતો વાણીમાં લખેલી છે હે આ તમે જે સૂક્ષ્મ રીતે જાણ છો બત એની વાત અહીં આપે લખેલી છે કરેલી છે બધા જાણ દરેક જાણ હાતે એટો ઉડી લોકના ખ્યાલ આવે કે ગઈકાલે તમે મારે ત્યાં આવ્યા હતા બપોરે સાડા ત્રણ વાગે અને સાડા ચાર વાગે પાછા ગયા તો હું તમને મૂકવા આવ્યો ગાડીમાં તો મારે આ કહેવું શું કહે દોરે દાડે એ કઈ રીતે શક્ય છે બધું શક્ય છે એક માણસ બધું આખા આખું વહેલું થઈ શકે તે શક્તિ ધરાવે આટલું બધું શક્ય છે પહાડ વગર અનંત શક્તિ અનંત નિર્ણય જાણવામાં જયારે આ ભૌતિક બંધન છૂટશે ને એટલે શક્તિ બધી પ્રગટ થશે ખુલશે બધી આ ભૌતિક ની બાંધણીઓ જુદો શહેર બાંધણીઓ બાંધગઢ ને ગરબા ગરબા શબ્દ હવે ગરબા સાંભળ્યો ને અને બાંધગઢ એકનો એક જ શબ્દ ને કે જુદા જુદા શબ્દ કે એક એક જ શબ્દ વાંધન ને ઘરમાં બે જુદું જુદું કહેવા માંગે છે કે એક જ વસ્તુ કહેવા માંગે છે આગળ પાછળ થયા કરે આગળ પાછળ આગળ પાછળ થાય આગળ પાછળ આગળ પાછળ થયેલા ના પણ એક જ વસ્તુ કહેવા માંગે છે હે એ બે વસ્તુ કહેવા માંગે છે તમને ન રાખે તો કયું વાત બે તારીખ બે મિનિટ બગડશે બે ત્રણ છે બધા બે ત્રણ મિનિટ બગડે એવી છે આપણે ગરબાદ ને એક વસ્તુ નહીં બે જુદી જુદી વસ્તુ હવે આ કુંભાર હોય છે ને તે આખો દાડો ચાકડા પાસે બેસી અને આખો દાડો છતાં પેલા એ બનાવે ગોટવા ગોટવા અને પછી હુકવા મૂકે બનાવી બનાવી હુકવા મૂકે પણ તમારે જમવા જમવામાં અહીં ગરબો ના કરો અહીં ચાકડે જ લાવો પછી અહીં ચાકડે બેઠા બેઠા ખાઈ લીધું અને પાછો આખો દાડો છે અને આખો દાડો છે જેટલા પેલા બનાવ્યા બોટલા અને પછી રાતે દસ વાગે લઈને શું કરવા માંડ્યો એક લાખ રૂપિયા ભાઈ ભાઈ કરવા માંડ્યો તો લોકો ભરે નહીં ને તેમાં બનાવ્યા છે ખાધા વગર ત્રણ ત્રણ મને શું કહેવાય ઘડ્યું ને પછી ભોંજ્યું શું કર્યું ઘડ્યું અને પછી ભોંજ્યું ખબર પડી ને ગઢભોજ કહેવાય શું કહેવાય એટલે આપણે સ્ટેશન લઈને જવું ના ગાડી શું એ બધું ઘરે પછી બંધ કરે ઘરે ઘર ભોંચ કર્યા કરે ઘરે ઘરે પછી ભાગે આ તો ના આ તો જરા મળવા જવું છે ત્યાં આગળ લોસ એન્જલ્સ પછી વજે પર ભાગી નાખે ને ના બધી ઘરે પછી ભાંગી ઘરે ભાંગી ભાઈ આ બેને એવું કરે કે દૂધી શાક લાવું કે કોફી લાવું તો દૂધી નું પેલો ઘરે પછી નાખી પછી કોણ દૂધી આવે હવે વાંચન માં શું કરે કે આપણા દેશમાં હોય ને તે તમે તારા છોકરાનો વિવાહ કરો તે કોઈ બી ભાગવવા નક્કી કર્યું એટલે પેલા પેલા એકદમ જાય